એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો ભૂલકાઓ આજે તો એક સરસ મજાનો દિવસ છે હો ભાઈ તમને બધાને ખબર છે આજે માહિરભાઈનો જન્મદિવસ છે આવો આવો માહિરભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભાઈ તમે તો રોજ વાર્તા સાંભળો છો તો લો આજે હું તમને એક ખાસમ ખાસ વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ખંખેરી નાખો અને ઉપર ચઢો <laughs> અરે ભાઈ આ વાર્તા મુકેશભાઈ અને કૃતિ બહેને કહી છે આજે હું તમને કહું છું હો એક ખેડૂત પાસે એક ઘરડું ખચ્ચર હતું ખચ્ચર હોય ને ગધેડા જેવું આ એક દિવસે એક ખચ્ચર ખેડૂતના કૂવામાં પડી ગયું ખેડૂતે એની ચીસો સાંભળી ખચ્ચર માટે ખેડૂતને દયા આવી પણ એને ખચ્ચર કે કુવાને બચાવવાની તકલીફ લેવા જેવું ન લાગ્યું હો ખેડૂતને તો એના બદલે એણે પોતાના પાડોશીઓને બોલાવી ને સૌને થોડી રેતી લઈ આવવા વિનંતી કરી કે સૌ એક એક તગારું રેતી લઈ આવો જેથી પેલા ખચ્ચરને કૂવામાં દાટીને એને આપણે પીડામાંથી મુક્ત કરી શકીએ દાટી દઈએ ખેડૂતને પહેલા તો ખચ્ચર તોફાને ચડ્યું રૂંબાડા કાઢે રૂંબાડા કાઢે પણ ઉપરથી રેતીનો મારો એની પીઠ ઉપર પડવા લાગ્યો ત્યાં ખચ્ચરને એક વિચાર આવ્યો હા બહુ ચાલાક ચતુર હતો ઉપરથી તગારાની રેતી ઠલવાય ને જેવી એની પીઠ પર પડે એવું જે એને ખંખેરી નાખે આમ આમ ચામડી થરથરાવીને ભર ભર કરીને અને એની ઉપર રેતીના ઢગલા ઉપર ચડી જાય આમ એણે તો દરેક વખતે કર્યું ઉપરથી માણસો રેતી નાખે એના ઉપર પણ એ તો રેતી ખંખેરી નાખે પોતાની ઉપરથી પોતાના શરીર ઉપરથી રેતી ખંખેરે અને એના ઉપર ચડી જાય હો પોતાના ઉપર રેતી ને ધૂળ ને કાંકરા ને એવું બધું પડે તો એ તો બોલતું જાય અરે ખંખેરી નાખ ખંખેરી નાખ એને એની ઉપર ચડી જા એમ કરીને પોતાની ઉપર પડતી રેતી ને ધૂળ ખંખેરતો જાય ને એના ઉપર ચડતો જાય પોતાને હિંમત આપવા એ આવું બોલતું રહ્યું ઉપરથી રેતી ફેંકાય પથરા ફેંકાય ધૂળ ફેંકાય એનો માર તો જબરો લાગે હો પણ તેમ છતાં એ ઘરડા ખચ્ચરે ઘણો બધો માર ઝીલીને સંઘર્ષ ઝીલીને રેતી ખંખેરવાનું અને તેના ઉપર ચડતા જવાનું ચાલુ રાખ્યું બોલો લો ઢગલો તો ઊંચો ઊંચો મોટો મોટો થતો ગયો અને ખચ્ચર તો એ ઢગલા ઉપર ઊભો રહેતો ગયો એટલે ઢગલો તો છેક ઉપર આવી ગયો ભાઈ હા તમારું અનુમાન સાચું છે માહિરભાઈ આમ કરતા કરતા થાકી પાકીને પણ ખચ્ચર કૂવાની પાળ સુધી પહોંચી ગયું અને પછી તો કૂવાની દિવાલ કૂદીને ગૌરવ ભેર બહાર નીકળી ગયું ભાઈ એને દાટી દેવા માટેની જે વસ્તુ હતી એ જેની તારણહાર બની પેલા ખેડૂતે તો વિચારેલું કે માટીમાં કૂવામાં દાટી દઈએ માટીથી એને પણ આફત સામે જજુમવાની ખચ્ચરની હિંમત જબરી હતી એ હિંમતે એને બચાવી લીધો ભાઈ તો ભાઈ આવી રીતે ખચ્ચરે તો પોતાના ઉપર પડતી માટી ને રેતી ને બધું ખંખેરી નાખ્યું અને ઉપર ચડીને બચીને ભાગી ગયો ભાઈ તો માહિર ભાઈ બાળ દોસ્તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને સરસ મજાની બીજી વાર્તા કહેવાનો છું ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં આપણે બધા ખૂબ રમીશું ને મોજ મજા કરીશું આવજો